મોક્ષ એટલે શું જન્મ મરણનો ફેરો ટળે એનું જ નામ મોક્ષ ના મોક્ષે જવું એટલે ફૂલ સ્ટેજ મોક્ષ એટલે પરમાનંદ મોક્ષની ઉપર બીજું કંઈ છે જ નહીં એ જ છેલ્લામાં છેલ્લું છે જો એની ઉપર બીજું છે એવું માને તો તો એ મોક્ષ જ સમજતા નથી મોક્ષ એટલે મુક્ત ભાવ સંસારના ભાવોથી મુક્તિ એ પરમાનંદ આ સાંસારિક ભાવો એ પરમાનંદ રોકે છે સિદ્ધ ભગવાનનો ક્ષણવારનો આનંદ એ બધા દેવલોકોના આનંદ કરતાં વધારે છે આ પરમાનંદ શાથી અટકે છે માત્ર પહેલાંની ગનેગારીથી આ ગનેગારી એ જ પોતાનું સુખ પરમાનંદ પણ આવવા નથી દેતી એ જ ગનેગારીથી પરમાનંદ અંતરાય છે મુક્ત મુક્તિ તો કોઈએ ચાખી જ નથી એ તો જ્ઞાની પુરુષ પાસે છે એમની વિતરાગતા એ જ મુક્તિ છે આ તમારા બધામાં મને તો મહી હું જ છું એવું લાગે છે જ્ઞાની પુરુષના દર્શન કરતા આવડે તો એ મુક્તિ સુખ વર્તે દર્શન કરવા એટલે ભાવથી કરવા તે ના ભાવ નહીં ભાવ તો હોય જ તમને પણ દર્શન કરતાં આવડવા જોઈએ જ્ઞાની પુરુષના એક્ઝેક્ટ દર્શન કરતાં આવડવા જોઈએ અંતરાય ના હોય તો એવા દર્શન થાય અને એ દર્શન કર્યા ત્યારથી જ મુક્તિ સુખ વર્ત્યા કરે મોક્ષી જવાનો સિક્કો કયો એ તો પક્ષમાં પડેલા છે કે નહીં એ જેનો સિક્કો આ બધી ડિગ્રીઓ છે અને તે ડિગ્રીઓની અંદર ડિગ્રીઓ છે આ બધા અન્ય માર્ગ પર છે ને મોક્ષ માર્ગની તો એક જ કેડી છે ને એ એક કેડી જળવી મુશ્કેલ છે બીજા બધા માર્ગ ઓર્નામેન્ટલ છે ત્યાં પાછી મોટી મોટી કેન્ટીનો છે એટલે જરા દેખે ને ત્યાં દોડે ને આ મોક્ષની કેડીમાં તો ઓર્નામેન્ટલ નહીં તેથી આ માર્ગની ખબર ના પડે ઉનાળામાં બેઠા હો તો પવન આવે ને એ ઠંડો લાગે તો સમજાય કે બરફ હોવો જોઈએ તેમ અહીં આત્માનો સ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને આ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય એક જ જગ્યાએ વેદન હોય બે જગ્યાએ વેદન ના હોય આત્માનું જ્યારથી વેદન શરૂ થાય તે આત્માનું સ્વસંવેદન અને તે ધીમે ધીમે વધીને સ્પષ્ટ વેદન સુધી પહોંચે જગતના બધા જ સબ્જેક્ટ જાણે પણ એ અહંકારી જ્ઞાન છે અને તે બુદ્ધિમાં સમાય અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય નિરહંકારી જ્ઞાન એ સ્વ પર પ્રકાશક છે અને એ આખું બ્રહ્માંડ પ્રકાશમાન કરે એવું છે બુદ્ધિનું અહંકારી જ્ઞાન એ પરપ્રકાશક છે એ લિમિટમાં છે ને અવલંબિત છે આ તો ભાન નથી તેથી હું વૈદ્ય છું હું એન્જિનિયર છું એવા અવલંબન પકડ્યા છે બધા મોક્ષને માટે પ્રયત્નો કરે છે પણ એ માર્ગ જડતો નથી અને ચતુર્ગતિમાં ભટક ભટક કર્યા કરે છે જ્ઞાની એક જ સમર્થ પુરુષ છે એ તર્યા ને બીજાને તારે